હલો હા કરો હા જીજી દંડત પ્રણામ જીજી આપણે અત્યારે અધ્યાય બારમાં ભક્તિયોગમાં શરૂઆતમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે કે ભક્તો દ્વારા જે સર્વ પ્રકારની સેવા કરનાર અને અવ્યક્તની ઉપાસના અક્ષરની ઉપાસના કરનાર એ બેમાં શ્રેષ્ઠ કોણ તો ત્યાં ભગવાન ઉત્તમ શ્રદ્ધાથી જે સેવા કરી રહ્યો છે એની શ્રેષ્ઠતા કહીને કહે છે કે અને એનો બંને વચ્ચેનો ભેદ સમજાવીને પછી અક્ષ અવ્યક્તની ઉપાસનામાં ક્લેશ થાય છે તે સમજાવે છે અને જે ભક્ત કે જે ભગવત પર છે તેમનો ઉદ્ધાર અલ્પ સમયમાં થાય છે એમ સમજાવીને આઠમા શ્લોકમાં ભગવાન ભક્તિનો પ્રકાર સમજાવતા કહે છે કે ભગવાનમાં જ મન અને બુદ્ધિ રાખવાનું સમજાવીને એમ ભગવાનમાં ચિત્તને સ્થિર કરવાનું કહે છે તો એ ચિત્ત સ્થિર કરવું એ ભગવાનના સામર્થ્યની વાત છે જીવના સામર્થ્યની વાત નથી આપણે મહાપ્રભુજી પણ જે ચેતાસુદ પ્રવાહ સેવા કહે છે તો એ જીવ ઉત્તમ અવસ્થા છે તો એવી રીતે ભગવાન પણ અહીંયા ઉત્તમ અવસ્થાનું જે વર્ણન કરી રહ્યા છે કે ચિત્તને ભગવાનમાં સ્થિર કરવું તો એ જીવની સામર્થ્યની વાત નથી ને એવું નથી કરી શકતા તો એની સાધના રૂપે ભગવાન એમ સમજાવે છે કે એ ચિત્ત પરોવાનો તું અભ્યાસ યોગ કર અને એ અભ્યાસ યોગથી તું ભગવત પ્રાપ્તિની ઈચ્છા રાખ ત્યાર પછી ભગવાન કહે છે કે તું ભગવાન માટે જ કર્મ કરવાનું કર તો એ એના પછી અભ્યાસ યોગ પછી ભગવાન માટે કર્મ કરવાનું સમજાવીને આપણે તો સર્વ કાંઈ એમ ભગવાન માટે કર્મ નથી કરી શકતા તો જે કોઈ પણ બીજા કર્મ કરી રહ્યા હોઈએ ભગવત સંબંધ સિવાય તો એમાં પણ સેવ્ય સેવકના એટલી સંબંધનો આશ્રય કરીને એ કર્મો કરવાનું ભગવાન સમજાવે છે કે તેથી આ સંબંધ આપ ચિત્તમાં રહે રહેવાનું એનું અભ્યાસ રહે તો એમાં એ કર્મમાં એને સેવક સેવકત્વનો ભાવ એનો જળવાઈ રહે ને આ રીતે પછી જીવન બનાવવાનું સમજાવીને પછી ભગવાન પછીના શ્લોકમાં ઉત્તરોત્તર એની વિશિષ્ટ અવસ્થા સમજાવવા માટે કહે છે કે અભ્યાસ કરતા જ્ઞાન વધારે ઉત્તમ છે એના કરતા ધ્યાન અને એના કરતા કર્મફળનો ત્યાગની ઉત્તમતા સમજાવીને પછી જો એ કર્મફળનો ત્યાગ કરે તો એનું ચિત્ત એ શાંતિ એને મળે છે ને એ શાંતિથી શાંતિ થવાથી એને ભક્તિલાયક સ્થિતિ થાય છે એમ ભગવાન સમજાવે છે પછી ભક્તિનું સ્વરૂપ સમજાવીને પ્રભુને કેવા ભક્તો પ્રિય છે તે સમજાવે છે બે વખતે આપણે જે વાત થઈ હતી કે અભ્યાસ જ્ઞાન ધ્યાન અને ફલના કર્મના ફલનો ત્યાગ એના વિશે કેવી રીતે આપણે શ્લોકમાં જોડીએ એવું જે આપણે જે વાત કરી હતી તો એમાં મને એવું સમજાય એટલે શ્યામુ બાબાએ પણ એમના પુસ્તકમાં કહ્યું હતું કે તેરમા ને ચૌદમા શ્લોકમાં ભક્તિનો અભ્યાસ સમજાવ્યો છે પછી પંદરમા શ્લોકમાં જ્ઞાન અને સોળમાં શ્લોકમાં ધ્યાન અને સત્તરથી ઓગણીસમાં કર્મફળનો ત્યાગ સમજાવ્યો છે તો એ તેરમા ચૌદમા શ્લોકમાં ભક્તિનો અભ્યાસ જે સમજાવ્યો છે તો એમાં જે એમ કે છે કે અભ્યાસ જ્યારે કરી રહ્યા છીએ તો તે વખતે આપણે કોઈ જગત કે કોઈ પણ આપણા કરતા ઉત્કર્ષવાળા હોય એમની સાથે દ્વેષ નહીં રાખવો જોઈએ પણ એ બધું જોવા કરતા આપણે તમે જે કરી રહ્યા છો મીન્સ આપણે જે કરી રહ્યા છીએ એ દિશામાં આપણે આગળ વધતા રહેવું જોઈએ એ સિવાય આપણા સમાન જે છે આપણી સમાન અવસ્થાવાળા છે એમના પ્રત્યે આપણે મૈત્રીનો ભાવ કેળવવો જોઈએ અને જે અસમાન છે કે જે જેમનો હજુ ઉત્કર્ષ નથી થયો એવા પ્રત્યે કરુણા રાખવા જોઈએ એટલે તેરમા ચૌદમાં શ્લોકમાં જે સમજાવ્યા છે લક્ષણો એ બધા આપણે એની સાથે ભક્તિના અભ્યાસ સાથે મેચ કરી શકીએ છીએ જેવું સમજાય છે એમાં પછી પંદરમા શ્લોકમાં જ્ઞાન માટે સમજાવ્યું છે તો ત્યાં જો એમના સર્વ ખલુ એકદમ બ્રહ્મના જ્ઞાન સાથે જો આ કરવામાં આવે કે તો એનાથી કોઈને ઉદ્વેગ નથી થતો કે એને લોકથી ઉદ્વેગ નથી થતો એનો હર્ષ ક્રોધ ભય અને ખેદથી એ બેલેન્સ રહે છે એવું આમાં સમજાય છે કે એમાં જ્ઞાનનું અવસ્થાના લક્ષણો બતાવ્યા છે પછી મારો શ્લોક આવે છે સોળમો એમાં ધ્યાનનું મહત્વ એટલે એમાં ધ્યાનનું સમજાવ્યું છે તો ત્યાં શ્યામ બાબાએ ધ્યાન માટે એમ સમજાવ્યું છે કે કોન્સન્ટ્રેશન મીન્સ કે આપણે જે કંઈ બી કરી રહ્યા હોઈએ તેમાં જ્યાં આપણું કોન્સન્ટ્રેશન હોય તો ધારો કે જલ ભરવાવાળી હોય તો એ ગમે તે સાથે વાતચીત કરતી હોય પણ એનું ધ્યાન જે ઘડામાં રહે છે એવી રીતે કોન્સન્ટ્રેશન ધ્યાન જે છે તે ભગવત સેવામાં કે ભગવાનમાં રહેવાથી આ લક્ષણો ઊભા થાય છે તો એમાં એ કોન્સન્ટ્રેશન કેવી રીતે કરવું તો કે સેવા સંબંધિત સિવાયની વગેરે સિવાયનાથી અપેક્ષાથી રહિત રહેવું પછી સેવા માટેની પવિત્રતા પછી સેવામાં ચતુરાય એના સેવાથી વિરોધીઓમાં ઉદાસીનતા વગેરેથી આ ધ્યાનની અવસ્થા રહેશે એમ દાખલા તરીકે ત્યાં દ્રષ્ટાંત આપે છે કે ધ્યાનનું આપણે કેવી રીતે સમજી શકીએ તો કોઈ એમ કે ભગવાનને કે હે આનંદદાતા અમને જ્ઞાન આપો તો એ જ્ઞાન માંગી રહ્યો છે પણ કહી રહ્યો છે આનંદદાતા તો એનું ધ્યાન છે તે જ્ઞાનમાં છે એવી રીતે એમ કહે કે હે જ્ઞાનદાતા અમને આનંદ આપો તો એનું ધ્યાન તે વખતે આનંદ સ્વરૂપમાં છે એટલે જે ભક્ત છે એનું ધ્યાન ભગવાનમાં હોય છે અને ભગવાન જોઈતા હોય છે જો એ પ્રકટ થાય તો પછી એને બીજું કાંઈ નથી જોતું એટલે જે કંઈ પણ ધ્યાન કરે છે તે ભગવાનમાં કરી અને બાકીનું બધું એ કરી રહ્યો છે એ ધ્યાનના લક્ષણોમાં અહીંયા સોળમા શ્લોકમાં સમજાવ્યું છે કે અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો मद्भक्त समे प्रिय અપેક્ષારહિત પવિત્ર ચતુર ઉદાસીન વ્યથારહિત અને સર્વ આરંભનો જેણે પરિત્યાગ કરેલો છે તેવો મારો ભક્ત મને પ્રિય છે એમાં વિવેચન મારી સેવાથી એટલે આપણે જે આગળ ચૌદ લક્ષણો છે એના પછી આ પંદરમું લક્ષણ છે કે મારી સેવાથી જેને સાલોક્ય સાષ્ટી સામીપ્ય અથવા સાયુજ્ય મુક્તિની પણ જેને અપેક્ષા નથી એવો પવિત્ર આચારવાળો ભગવાનની સેવામાં તથા ભગવાનને શૃંગાર કરવામાં ચતુર સેવાથી ભિન્ન ભાર્યા ગૃહ વગેરેમાં ઉદાસીન વ્યથારહિત એટલે ભાર્યા તથા અસત પુરુષો કાંઈ આક્ષેપ કરે તો વ્યથારહિત તે સહન કરનાર વિવેક ધેરાશ્રીમાં જે ભાર્યા દિનામ તથા નિશામ અસતસ્યાક્રમમ સહિત કહ્યું છે તે પ્રમાણે પછી સર્વ આરંભનો જેણે પરિત્યાગ કરેલો છે અર્થાત આરબ્ધ કર્મના ફળની અપેક્ષા રાખી નથી પ્રત્યુત ફલનો ત્યાગ જેણે કરેલો છે તેઓ મારો ભક્ત મને પ્રિય છે એટલે આજે આગળ જે સેવા સંબંધિત કહ્યું તો એમાં ભગવાનમાં ધ્યાન રાખીને એ સિવાયની બધી વસ્તુઓમાં એની અપેક્ષા નથી કોઈ પણ મુક્તિમાં પણ એની અપેક્ષા નથી એ પવિત્ર આચરણ કરવા છે અને એ ભગવાનની સેવામાં એટલે ભગવાનનું ભજન કરવામાં એ ચતુર છે એને ધ્યાન ભગવાનમાં હોવાથી એ સિવાયની વસ્તુઓમાં એ ધ્યાન કાઢીને ભગવાનની સેવામાં પરોવી શકે છે અને સેવાથી ભિન્ન જે છે બધામાં એની ઉદાસીનતા રહે અને જે કોઈ અસત પુરુષો કે કોઈ ભાર્યા કે કોઈ પણ એનો એના પર આક્ષેપ કરે કે એને કંઈ પણ સહન કરવાનું આવે તો તે ત્યાં સહન કરે છે પણ સામે વિરોધ નથી કરતો આ એના ધ્યાનના કારણે આ બધું શક્ય બને છે આ મારો સોળમો શ્લોક હતો જજે પછી સત્તરમો કરું આગળ હવે સત્તર થી ઓગણીસ માં છે તો કર્મફલ ત્યાગ સમજાવ્યો છે હેલો તો એમાં હા પ્રીતિબેન મને આમાં હા હા બોલો હા મને સર્વ સંભળાય છે મારો અવાજ હા હા સંભળાય છે તો આમાં જે છેલ્લે થયું ને સર્વ આરંભ નો જેને પરિત્યાગ કરેલો છે એ નહીં સમજાવી સમજાવો ને જરા એટલે સર્વ આરંભ એટલે કોઈ પણ આપણે કર્મ કરી રહ્યા છે ને તો એ કર્મ પ્રભુ સંબંધિત આપણે કરીએ છીએ તો એ સિવાયના કોઈ બી કાર્ય હોય તો એ એની શરૂઆત નથી કરતો એ કોઈ પણ કર્મનો એ સ્ટાર્ટ એટલે કરતો નથી એના કોઈ પણ આવેલા કર્મ હોય અને એ કર્મ જે આવીને કરવા પડે તો એની ફલની અપેક્ષા પણ નથી રાખતો પહેલા તો એ કરતો જ નથી પ્રભુ સંબંધિત સિવાયના કર્મો અને એ જો કરે છે તો એ સિવાયના કરે છે તો એમાં ફલની અપેક્ષા નથી રાખતો એટલે ફલનો ત્યાગ કરેલો છે એણે એમ તો એ ભગવાનના ધ્યાનના કારણે આ વસ્તુ શક્ય બને છે એવું સમજાય છે જજી પ્રણામજીજી આમાં મને આ ના સમજાયું કે શ્યામ બાબા એ જે સંક્ષેપમાં જે કહ્યું છે તો કે છે અહીંયા ધ્યાનકાલમાં તો જે પંદરમાં શ્લોકમાં કહ્યું છે ને બે જે ભક્તના લક્ષણો એ ધ્યાન માટે કયા છે ને હવે સોળમાંથી જે આવી રહ્યા છે એ તો કર્મફલ ત્યાગના અનુષ્ઠાનમાં જે અપેક્ષિત છે એના લક્ષણો બતાવી રહ્યા છે એવું લાગે છે તો એટલે અહીંયા છે ને જો આ જે પુસ્તક છે ને ભક્તિ ભક્તિ યોગ નું એમાં બસો ને અઠ્યાવીસમાં પેજ પર એમ લખ્યું છે કે અસ્માત ન ઉદ્વિજતે <clears throat> લોકો લોકાદ નો ઉદ્વિજતે તે જે શ્લોક છે એ અભ્યાસ કે બાદ જ્ઞાન કો હે એ લખ્યું છે એટલે આ શ્લોક જ્ઞાન માટે કહ્યો છે અને વાક્ય બાદ અનપેક્ષ સૂચિ દક્ષ એ જો શ્લોક હે વો ધ્યાન કો હે હા એટલે આ બે છે તો શ્યામ બાવાની જે પણ બંનેમાં થોડું ભિન્ન આવી રહ્યું છે તો એ સમજાતું નથી કે હા એટલે ધ્યાનના ઉપાય રૂપે પંદરમાં માં જે ભક્તના લક્ષણો બતાવ્યા એ અને કર્મફલ ત્યાગ માટે જે ઉપાય બતાવ્યા એ હવે સોળ સોળમાં શ્લોકથી આવી રહ્યા છે એવું સંક્ષિપ્તમાં સમજાવી રહ્યા છે અને તમે જે કહ્યું એ ભક્તિ યોગ પ્રમાણે તો આ બેમાં કન્ફ્યુઝ છે સમજાતું નથી ભક્તિયોગ પ્રમાણે તો આજે કહીએ છે કે ભાવ એને જે જ્ઞાન ની અવસ્થા કહીએ છીએ તો સર્વ ખલુ ઇદમ બ્રહ્મના જ્ઞાન સાથે જો કરી રહ્યો છે તો આજે આગળના અભ્યાસની વાત કરી કે ઉત્કર્ષ વાળા સાથે દ્વેષ નહીં રાખવો કે સમાન સાથે કે એનાથી નીચા સાથે જે વ્યવહાર કરવાનો કયો છે તો સર્વ એક ખલું એકદમ બ્રહ્મના જ્ઞાન સાથે જો વ્યવહાર કરશે તો એને બીજા કોઈના પ્રત્યે ઉદ્વેગ નહીં રહે એને કોઈનાથી ઉદ્વેગ નહીં રહે અને એને હર્ષ ક્રોધ ક્રોધ ભય વગેરે પણ નહીં થાય એ સંદર્ભમાં મને અહીંયા જ્ઞાન સમજાય છે જે જે આપ સમજાવો છે હા વાંધો નહીં હજી બધા છે ને કરો જેને જે સ્ફુરિત થતું હોય તે કરો એટલે મૂલમાં જે આ ગીતા પ્રતિપાદ્ય સંક્ષેપ છે એ અને પ્રવચનના આધારે જે લખાયું છે એમાં જે મતભેદ આવી રહ્યા છે અથવા તો બે અભિપ્રાય જુદા જુદા આવી રહ્યા છે એ તો શ્યામોદા સ્વયં સ્પષ્ટ કરે તો જ વધારે આપણે સમજી શકીએ એમાં આપણા તુક્કા દોડાવવાનો કોઈ ફાયદો નથી પણ જ્ઞાન અને ધ્યાન આ બે વસ્તુ એના એના અંગભૂત લક્ષણો સહાયક એ આમાંથી આપણને મળી રહ્યા છે કે કેમ એટલું આપણે તો વિચારી શકીએ એમાં તો કોઈ કોઈની સલાહની જરૂર નથી એટલે આપણે એમ સમજી શકીએ કે જે ધ્યાન જે છે જેમ નિરોધની અંદર એક સાધન નિરોધ અને ફલ નિરોધ છે એવી રીતે ધ્યાનમાં પણ ધારણા ધ્યાન ને સમાધિ તો ધારણા જે છે એ ધ્યાનનો પૂર્વાંગ છે અને ધારણામાં એ વાત સમજાવવામાં આવે છે કે યમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધારણા તો એમાં બહિર્ગામીની આપણી ઇન્દ્રિયની વૃત્તિઓ છે એ બધાને આપણો જે ધ્યાનનો વિષય છે એના તરફ કેન્દ્રિત કરવી જોઈએ એ ધ્યાન માટે ઉપકારક જે બાબતો છે એ આપણને અહીંયા મળી રહી છે કે નહીં એ જોઈ લો કયો શ્લોકમાં ધ્યાન હા જોઈ લો દક્ષ ઉદાસી કર્તવ્યતા એટલે બધાનો ત્યાગ જ તો છે એ જ વાત તો આવી રહી છે બીજી જગ્યાએથી છોડાવીને જ્યાં જ્યાં પણ ચિત્તવૃત્તિઓ બંધાયેલી છે ત્યાંથી એને છોડાવવા માટેની વાત કરવામાં આવી છે અપેક્ષાઓ આપણી અપવિત્રતા અકુશલતા ઉદાસીનતા અથવા તો આસક્તિ અન્ય વ્યથા અને સર્વારંભ આ બધા એ છે કે જે ધ્યાનના પ્રતિબંધક છે તો એનો તો અહીંયા સ્પષ્ટ રૂપથી આપણને સંદર્ભ મળી જ રહ્યો છે કે આ બધા ધ્યાનના ઉપકારક છે હવે ધ્યાન જે છે એ પાછું જ્ઞાનનું અંગ છે એટલે જે અહિયાં પ્રાપ્ત થશે એ પાછા જ્ઞાનમાં ઉપકારક થવાના જ છે વગર ધ્યાન તો ધ્યાન પણ સિદ્ધ થતું નથી અહીંયા ધ્યાનમાં એ આવશ્યક નથી કે બ્રહ્મ જ્ઞાન ની સાધનાના અંતર્ગત આ ધ્યાનની પ્રણાલી હોય એ ધ્યાન છે એ જ્ઞાન માર્ગથી સ્વતંત્ર પણ હોઈ શકે જેમ પુષ્ટિ માર્ગમાં પણ ધ્યાન હોય તો એને જરૂરી નથી કે એ ધ્યાનને આની સાથે જોડવું પણ જ્ઞાન માર્ગની સાધના જે કરી રહ્યો છે એ સાધનાના અંગભૂત અગર ધ્યાન કરી રહ્યો છે તો ધ્યાનના જે બધા જ અહીંયા પ્રકારો છે કે એના ઉપકારક જેટલા પણ અહીંયા લક્ષણો બતાવ્યા છે એ પાછા જ્ઞાનના પણ સહયોગી બની જશે પણ એ જે બનશે સાક્ષાત ઉપકારક નહીં હોય પહેલા એ ધ્યાનના ઉપકારક બનશે એ ધ્યાન પછી બ્રહ્મના ધ્યાનમાં જ્ઞાનનું અંગ બની જશે એવી રીતે આરાધ ઉપકારક જેને કહેવાય એવું થશે તો જ્યારે સોળમાં શ્લોકમાં કહેલા જે લક્ષણો છે એ સિદ્ધ થશે તો એની ફલાવસ્થા કે એનો પરિપાક છે એ જ્ઞાન માર્ગના અંતર્ગત એ હર્ષોક માં સમાન થઈ જાય શુભ અશુભ છે એમાં સમાન થઈ જાય એ રીતે કદાચ એને ફલિત થઈ જાય એમાં આપણે સમજી શકીએ એટલે બે વિષયને આપણે માર્ગભેદથી પણ સાધનના ભેદથી પણ કહી શકીએ અને અવસ્થા ભેદથી પણ કહી શકીએ કઈ નામે પૂછે એવો નામ તીર્થરી માં હા શું લાગે છે તમને સુઈ ગયા શું થયું કોણ છે ના મને સંભળાય નહીં દીદી મને સમજાયું એ ધ્યાન અને જ્ઞાન ના એ તો મને સમજાવી ગયા આપણે સમજાયું વિવેચન ની અંદર જેવી રીતે એમનું ભક્તિ માર્ગીય મિનિંગ લીધું છે જેવામાં અપેક્ષા રહિત તો કીધું કે બધી પ્રકારની મુક્તિની જેને અપેક્ષા નથી હવે એવા ભક્તિ માર્ગીય મિનિંગ જો બધાને લઈ લઈએ તો પછી તો બધા જ સાધન અવસ્થાની અંદર જશે જેવી રીતે આપણે આગળ વાતને જોઈ કે જેમનું ચિત્ત પ્રવણ થયેલું છે સોરી નથી થયેલું એમણે અભ્યાસ કરવો હવે જો અભ્યાસને આપણે લોકો અહીંયા ધ્યાન કહી રહ્યા હોઈએ અભ્યાસ યોગને એટલે જે લક્ષણોનું ડિવિઝન કર્યું હોય આ પાઠમાં કર્યું ને આપણે એટલે એક તો ધ્યાન વિષયક છે કર્મ ત્યાગ વિષયક છે અને જ્ઞાન વિષયક છે તો હવે અભ્યાસ યોગ ને જ આપણે એમ કહેતા હોઈએ કે ચિત્તની પ્રવણતાના અનુકલ્પના રૂપમાં અભ્યાસ યોગ કીધું ને એ અભ્યાસ યોગને આપણે ધ્યાન કહી રહ્યા છીએ હવે ધ્યાનની અંદર આપણે ત્યારે એ મતલબ લીધો હતો કે ત્રીજા શ્લોકની અંદર જે ત્રીજું અનુકલ્પ ભગવાને બતાવ્યું કે જો અભ્યાસ યોગ પણ ન થઈ શકે તો દરેક કર્મ તું મારા માટે કરવા વાળો બન એની અંદર આપણે સેવાનો મતલબ લીધો હવે એવા જો મિનિંગથી આને મેચ કરવા જઈએ તો નહીં થાય સારી એટલે ત્યાં આપણે અભ્યાસ યોગથી જો જ્ઞાન અર્થ લેતા હોઈએ ને આઠ ઉપમાં આપણે એવી રીતે અર્થ લઈએ કે આમાં જ્ઞાનના વિષયક બધી વાત ચાલી ધ્યાનના વિષયક વાત ચાલી રહી છે જેમ અપેક્ષા રહિત હોવું ઉદાસીન હોવું વ્યથા હોવું સર્વ આરંભનો જેને પરિત્યાગ કર્યો બધું જો આપણે ધ્યાન વિષયક લેતા હોઈએ તો ધ્યાનને અને તનુવિત્ત જેવા સાધનને

સંબંધની કોઈ લક્ષણોની ચર્ચા નથી એવું નહીં પણ જે ભક્ત આવો છે આ ગુણોથી સંપન્ન છે એના અંદર સત્સંગ માર્ગીય જે સાધનાના અંગો છે એ સ્વતઃ સિદ્ધ થઈ જઈ રહ્યા છે તાત્પર્ય છે હા એ વાત બરોબર છે પણ આપણે પહેલા જે ચાર સ્ટેપમાં ભગવાને સાધન બતાવ્યા એમાં સૌથી પહેલું એ કીધું કે જેમનું મારામાં ચિત્ત અનન્યતાથી સ્થિર થઈ ગયું છે એ ઉત્તમ છે હવે એના પછી ભગવાને એમ કીધું કે જેનું ચિત્ત સ્થિર ન થઈ શકે એમણે અભ્યાસ યોગ કરવો અભ્યાસ યોગ ને ઇક્વેલન તો આપણે ધ્યાન કહી રહ્યા છીએ ત્યાં આપણે કીધું કે તનુવિત્ત જાને આપણે મારા માટે કર્મ કરનારો થા એ ત્રીજા શ્લોકથી લીધું એટલે જે વ્યક્તિ અભ્યાસ પણ ન કરી શકે એ મારા માટે કર્મ કરવા વાળું બન ને જો એ પણ ન કરી શકે તો વિરોધી કર્મોનો ત્યાગ કરજે ને આપણે શરણાગતિ કીધું હવે એ ચાર સ્ટેપમાં જો આપણે સાધનાને ડિફરન્શિએટ કરી હોય તો પછી આને કેવી રીતે અભ્યાસ યોગ સાથે લેવાશે કેમ કે આના બધા ભક્તિ માર્ગે મિનિંગ જે છે એ બધા તનુવિદ્યા સાથે જાય છે આ તો ભલે જાય એટલે વિવેક ધરાશરનો બધો ઉપદેશ આના અંદર લાગશે ને એટલે એ જ કહું છું કે તો પછી આગળના શ્લોક સાથે જે આપણે સંગતિ જાય છે જે અભ્યાસ આપણે સેવાથી અલગ કર્યું છે એમની ત્યાં પણ આપણે એ રીતે સમજવું પડશે કે વિવેક ધૈર્યાશ્રય છે એ એક તરફ તો ભક્તિ માર્ગનું અંગ બની રહ્યો છે બીજી તરફ એ શરણાગતિનો દ્રઢતા કરનારો બની રહ્યો છે તો એ તો મતિપાતી છે તેને એટલું વોટરટાઈટ અલગ કરવાની જે આવશ્યકતા નથી એટલે પછી આવા જેટલા પણ લક્ષણોને આપણે ભક્તિ માર્ગે મિનિંગ લીધા એ બધામાં જઈ શકે એવું પછી જ્ઞાન ધ્યાન ને ત્યાગ એ ત્રણ ડિફરન્સ કરવાનું શું મતલબ છે મુખ્ય રૂપથી એમ નહીં જો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો દેખત સ્નેહ ભક્તિ મહાત્મ્ય અને સ્નેહ એમાં મહાત્મ્ય જે છે એ શરણાગતિમાં ઉપકારક છે અને ભક્તિ છે એ ભગવાનનું આત્મત્વ અને જ્ઞાન છે એ પ્રભુ પ્રત્યે સ્નેહ પ્રબલ કરવામાં નિમિત્ત બને છે તો જ્યારે પણ અહીંયા જ્ઞાન આપણે કહીએ તે વખતે ભક્તિ માર્ગ ઉપયોગી જે જ્ઞાન છે એ જ આપણે અહીંયા લેવાનો થશે સર્વસાધારણ જે જ્ઞાન શબ્દથી જ્ઞાન માર્ગ છે કે આગળ જે કહ્યું અવ્યક્ત ઉપાસના એવું લેવું કોઈ આવશ્યક નથી ભક્તનો સંદર્ભ છે તો ભક્ત ઉપયોગી જે જ્ઞાન છે તે જ લેવાનું છે તે જ રીતે ધ્યાન વગેરે છે એને પણ તે જ સંદર્ભથી આપણે અહીંયા લેવાના છે જે શરણાગત છે શરણાગતિના સહાયક ઉપાય નથી કરી શકી રહ્યો એટલે સર્વથાને સાધન એની અંદર પણ અભ્યાસ ધ્યાન સર્વારંભનો પરિત્યાગ આ બધી વસ્તુઓ કોઈક ને કોઈક રૂપમાં તો આવશે જ ને કેમ કે આ તો બધા એવા છે કે જેના વગર કોઈ પણ સાધના છે શક્ય નથી તો માની લો કે શરણાગતિના સાધક ઉપાય કરવા સમર્થ નથી એને પણ કોઈક જાતનો અભ્યાસ આવશ્યક હશે એના માટે પણ કોઈક જાતનું ધ્યાન અને જ્ઞાન છે આવશ્યક હશે એના માટે પણ આરંભનો પરિત્યાગ છે પણ તે રૂપમાં થશે એટલે આને આદિ એમ એના ગુણોના કેરેક્ટર છે લક્ષણોના કેરેક્ટર એનો વિચાર કરીને આપણે કોઈ કોઈ ખાનામાં એને મૂકીએ જુદી વસ્તુ છે પણ એને એવું એટલું વિભાજન કરવું સંભવ નથી કે એકમાં હોય તો બીજામાં હોય જ નહીં એટલું એને વિભાજન નહીં કરવું જોઈએ એટલે જેમ સાધન દર્શાને સિદ્ધ દર્શાવ્યા લક્ષણ એક જ છે પણ બંનેમાં સ્ટેજીસ બંધ થઈ જશે અને દરેક કક્ષામાં પણ એક છે એટલું કહ્યું કોઈ વ્યક્તિ સુચિતા દક્ષતા કે શક્તિ કે અન્યમાં ઉદાસીનતા વ્યથા રહિત ને સરવારંભનો ત્યાગ આ બીજા જે ગુણો છે એ કદાચ એની અંદર નથી દેખાઈ રહ્યા પણ અનપેક્ષા જે છે એને જો એ કેળવી રહ્યો છે તો બીજા બધા આપોઆપ એના પાછળ આવવાના છે આમાં જે કહેલા સોળમાં છે એ જો સાધી શકે છે તો સત્તરો વાળા પણ એના પાછળ પાછળ આવી જ જશે એટલે ઇન્ટરકનેક્શન બધામાં છે એમાં આપણે સમજવું પડશે હવે આગળ જો તુલ્ય નિંદા સ્તુતિ નિંદામાં અને સ્તુતિમાં જે તુલ્ય છે પછી કહ્યું મૌની હવે નહીં એમ નહીં જેની નિંદા સ્તુતિમાં તુલ્યતા છે એ મૌન તો થઈ જ ગયું ને બીજું કરશે શું હા મૌન થશે એ તુલ્યમાં તો આ જ વસ્તુ આવશે આપની એ જ સંતુષ્ટતા છે મીઠું હોય તો ખાઈ જાય મીઠું ન હોય તો ખાઈ જાય એવા વ્યક્તિને ઘર હોય કે ન હોય તો શું ફરક પડે આ બધા એકબીજાની સાથે એવા જોડાયેલા છે ચૂકચૂક ગાડીની જેમ હા કરો હાજી सप्तम श्लोक से यो न रश्यति न द्वेष्टि न सोचती न कांक्षति શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન યહ સમીપ્રિય જે હર્ષ પામતો નથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી અને આકાંક્ષા રાખતો નથી અને જેણે શુભ અને અશુભનો પરિત્યાગ કરેલો છે એવો જે ભક્તિવાળો છે તે મને પ્રિય છે અહીંયા બીજા પાંચ લક્ષણ બતાવે છે કે લૌકિક પદાર્થની પ્રાપ્તિ થવાથી જેને હર્ષ થતો નથી તેમજ અપ્રિય પ્રસંગ પ્રાપ્ત થતા જેને દ્વેષ થતો નથી ધન વિગેરેનો વ્યય થવા છતાં જે શોક કરતો નથી તેમજ તેની આકાંક્ષા અથવા ઈચ્છા રાખતો નથી અને જેણે શુભ અને અશુભ સર્વ કર્મના ફળનો ત્યાગ કરેલો છે એવો મારો મારી ભક્તિ કરનાર મને પ્રિય છે એટલે અહીંયા કે છે કે લૌકિક વસ્તુ પ્રાપ્ત કરીને એને પ્રસન્નતા નથી થતી અને કંઈ પણ અપ્રિય જો એને મળે છે કે થતું હોય છે તો એનાથી એને દ્વેષ કે એટલે એમ પણ નથી થતું કે આ ન થવું જોઈએ પછી એ અમૃત તરંગીની કાર્યમાં એ પણ કહે છે કે સેવા વસ્તુનો જો કંઈ પણ નાશ પણ થતો હોય તો પણ એને કોઈ શોચ નથી થતો કે એની આકાંક્ષા પણ નથી રાખતો એટલે એ સેવા સંબંધિતમાં પણ સંતોષવાળો છે કે એને જે પ્રાપ્ત પ્રાપ્ત થાય છે તેનાથી સેવા કરી રહ્યો છે અને એને સર્વત્ર એ ભગવાનની ઈચ્છા જાણીને એમની લીલા માનીને બધો વ્યવહાર કરતો હોય છે એટલે આ કર્મ સંબંધિત લીધું કે શુભ અને અશુભ પણ એ બધા કર્મોનો ફળનો ત્યાગ કરેલો છે તેવો મારો ભક્ત મને પ્રિય છે એ આ આમાં કર્મનું અનુસંધાન એ રીતે આવ્યું કે એમાં ફળનો એને ત્યાગ કરેલો છે સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેસુ સમઃ સંગ વિવર્જિત શત્રુ અને મિત્ર પ્રતિ તેમજ માન અને અપમાનમાં ટાઢ અને તાપમાં સુખ અને દુઃખમાં જે સમાન છે જે સંગથી રહિત છે જે શત્રુ અને મિત્ર પ્રતિ સમાન છે તેમજ જેને માન અને અપમાન ટાઢ અને તાપ તથા સુખ અને દુઃખ સમાન છે અને જે અભક્તના સંગથી રહે રહિત છે એટલે કોઈ ભક્તનો સંગ કરે છે અભક્તનો સંગ એ નથી કરતો અમૃત તરંગીણીકાર એટલે એમ કે છે કે દ્વેષ કરનારમાં દ્વેષ કે અનુરાગ કરનારામાં અનુરાગ એ રીતનું એનું વલણ નથી હોતું અને સુખ દુઃખમાં જે આ આસક્તિ રહી તેના માટે પુત્ર જન્મ ને મરણ સંબંધિત જે સુખ દુઃખ છે હોય છે એમાં આસક્તિ રહી છે એમ એમાં એટલું થોડુંક જુદું પાડ્યું છે બાકી આજે કઈ બી દ્વૈત છે એનાથી ઉપર હોય છે એને કોઈનો કોઈની ઇફેક્ટ નથી થતી એમ પછી ઓગણીસ હા ઓગણીસમાં શ્લોકમાં કહે છે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એ ન કે નચિત અનિકેત સ્થિતિમતી ભક્તિમાન મે પ્રિયો ન રહ જેને નિંદા અને સ્તુતિ સમાન છે જેને જેણે વાણીને નિયમમાં રાખી છે જે કાંઈ પ્રાપ્ત થાય તેથી જે સંતોષ પામે છે જે સ્થાન રહિત છે અને સ્થિર મતિવાળો છે એવો ભક્તિવાળો મને પ્રિય છે એટલે આમાં બીજા પાંચ લક્ષણ કહે છે કે જેને પોતાની નિંદા અથવા સ્તુતિ સમાન છે એટલે જેને પોતાની નિંદા સાંભળવાથી કંઈ દુઃખ નથી થતું અથવા એ કોઈ સ્તુતિ સાંભળીને એને હર્ષ પણ નથી થતો જેણે વાણીને નિયમમાં રાખેલી છે મૌની માટે કહે છે કે એની વાણી જરૂર પૂરતી જ ઉપયોગમાં લે છે જે કાંઈ પ્રાપ્ત થાય તેથી જે સંતોષ માને છે અને તેથી ભગવાનની સેવા કરે છે એટલે પ્રભુ સંબંધિત જે પ્રાપ્ત થાય તેમાં પણ એ સંતોષ માને છે જેને સ્થાન અથવા ઘરબાર નથી અથવા જેની ઘરમાં આસક્તિ નથી એટલે અહીંયા સ્થાન કે ઘરબાર નથી કહેવાનો મતલબ કે ઘરમાં રહેવા છતાં એને ઘર પ્રત્યે એવો અનુરાગ નથી પણ એ પ્રભુના સ્થાન તરીકે એનો એમાં રાગ હોય છે જેની મારામાં સ્થિર મતી છે તેવો ભક્તિવાળો મને પ્રિય છે લાવા આવા લક્ષણો કેળવ્યા પછી એની સ્થિતિ એવી હોય છે કે પ્રભુમાં એની મતી પછી સ્થિર થઈ જાય છે એવી ભક્તિ કરનાર પ્રભુ કહે છે કે મને પ્રિય છે તો ત્યાં બસ અમૃતરંગીમાં પણ એમ જ સેમ જ છે એટલે એમાં કઈ વિશેષ નથી કહ્યું એમાં હવે વીસમા શ્લોકમાં કહે છે યે તું ધર્મ્યામૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમાં ભક્તા સ્થિતિ મે પ્રિય વળી જે ભક્તો શ્રદ્ધા રાખી મને પરમ જાણી આ ધર્મ્ય અમૃતનું કયા પ્રમાણે સેવન કરે છે તેઓ મને બહુ પ્રિય છે વિવેચન વળી જે દૈવી જીવો શ્રદ્ધા રાખી મને પરમ જાણે છે અર્થાત મારી ભક્તિમાં જ નિષ્ઠા રાખે છે અને આ ધર્મ્ય એટલે સેવા ધર્મરૂપી અમૃતનું તને કહ્યું તે પ્રમાણે સેવન કરે છે તેઓ મને બહુ જ પ્રિય છે અહીં જે સેવન કરે છે એમ સામાન્યતાથી કહેલું હોવાથી તૈવર્ણિક જ ભક્તિ કરી શકે તેમ નથી પરંતુ સર્વવર્ણવાળા આવી ભક્તિ કરી શકે છે એ પ્રમાણે આ અધ્યાયમાં એટલે આ જે શ્લોકમાં કયું વિવેચન એના માટે અમૃત તરંગીણીકાર એમ કહે છે કે એમાં છે ને તો અમૃત તરંગિણીમાં પ્રસાદાત્મક જે ધર્મે અમૃત કહ્યું છે એના માટે ભગવાન કહે છે કે આ મારા પ્રસાદાત્મક ફલરૂપ છે એ ભગવાન ત્યાં ધર્મી અમૃત ને પ્રભુના પ્રસાદાત્મક ફલરૂપ કહે છે અમૃત તરંગણીકાર એટલે પ્રભુની કૃપારૂપી દાન છે કે જે આ ધર્મે અમૃતને પ્રાપ્ત કરે છે અને એમના માટે શ્યામ બાવા એમના પુસ્તકમાં કહે છે કે કે ધર્મીઓને અમૃત છે તે આચરણીય છે એ પોતાની કૃતિ કે કોઈ શાસ્ત્રના નિર્ણયના હિસાબથી કે પોતાના હિતના વિચારથી જો કાંઈ થોડો પણ થઈ શકતો હોય તો ચિંતા નહીં કરવી કારણ કે જો થોડો પણ થઈ શકે છે તો એ નિશ્ચિત ભગવાનનું ચરણ આપણા હૃદયમાં સ્થાપિત થયું છે અને ભક્તિ જો કોઈ કરી શકતો હોય તો ભગવાનની કૃપાથી જ કરી શકે છે કારણ કે એ જીવના સામર્થ્યની વાત નથી એટલે એવું ત્યાં શ્યામ બાબાએ સમજાવ્યું છે અને એમ કે છે આગળ કે ભગવાનને જો પછી આવી રીતે પ્રભુ ભક્તિ આપતા હોય તો પછી એવી ભક્તિથી ભગવાનને શું મજા આવતી હશે તો કહે છે કે પોપટ મહિનાને જેમ બોલતા શીખવાડી અને એ બોલે તો જે શીખવાડનાર જેમ પ્રસન્ન થતો હોય આનંદિત થતો હોય તેમ ભક્તિને આપનાર દાતા પ્રભુ જ એ ભક્ત પાસેથી ભક્તિ કરાવીને પ્રસન્ન થતા હોય છે એટલે એ પ્રમાણે આ અધ્યાયમાં અવ્યક્તની ઉપાસનાના માર્ગમાં દુઃખ છે મર્યાદાથી પણ દુઃખ છે પરંતુ શ્રી કૃષ્ણની ભક્તિના માર્ગમાં પુષ્ટિ અથવા ભગવાનના અનુગ્રહને કારણે જ સુખ જ છે એવો ઉપદેશ કરેલો છે લોકોનો ઉદ્ધાર કરનાર ભગવાન શ્રી કૃષ્ણે આ અધ્યાયમાં સર્વ સંદેહો દૂર થાય તેવી રીતે રૂપી અમૃતના વચનો અર્જુનને કહ્યા છે આમાં જે સંક્ષિપ્તનું જે છે ને એમાં બત્રીસ થી ઓગણચાલીસ શ્લોકમાં આખા પાંચ શ્લોકનું વર્ણન કર્યું છે પણ એમાં જે છેલ્લો શ્લોક છે જે ઓગણચાલીસમો ભક્તો તસ્ય મતિસ્થૈર્યમ વિવેકાદિ ત્રિકોપમમ એનો અર્થ નથી સમજાતો એટલે એ તય રૂપાએ ભક્તિર્હિ સિદ્ધ્યતિ ભગવતી ભગવત પ્રિયા તો એ જે પહેલી લાઈન છે ને ભક્તો તસ્ય મતિ સ્થૈર્યમ પછી લખ્યું છે વિવેકાદિ ત્રિકોપમમ એ શું મને એટલે સંસ્કૃત પેલું આવડતું નથી ખબર નથી પડતી વિવેક આદિ એટલે વિવેક ધૈર્ય આશ્રય એ રીતે રાજા આપનો અવાજ નથી સંભળાતો એટલે વિવેક ધૈર્ય અને આશ્રય સહિતની ભક્તિ હા ભલે ભલે અહીંયા ભગવદ્ इति શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ ભગવદ્ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ દ્વાદ દ્વાદશોધ્યાય અહીંયા સંપન્ન થાય છે જે આ અધ્યાય છે કઈ વિચારણી આવે કઈ છે આમ વિચાર ના તમે પૂછ્યો તો ને પ્રશ્ન એટલે જગાતે બોલો તો આજે ભક્તિઓ બારમો અધ્યાય સંપન્ન થયો એટલે બીજો ષટ હે બે ષટક આપણા આવે ત્રીજો ષટક આરંભ થશે જો એવું કઈ હોય ષટક જેવું તો નહીં તો તેરમો અધ્યાય <laughs> સુધી આપણે લાગ્યા રહ્યા છીએ તો સુધી પહોંચ્યા માંડવીઓ અમારે ભાટિયાવાળી સ્કૂલમાં પાઠશાલા ચાલતી ગીતાજીની સાંજે ચાર વાગ્યાથી ચાર થી પાંચ એક કલાક ત્યારે અમને રોજ એક શ્લોક કંઠસ્થ કરાવતા આ પદ્ધતિથી પદચ્છેદ પછી સંધિ સમાસ અને એનો ઉચ્ચાર એનો અર્થ એટલે કયા અધ્યાયનો કયો શ્લોક એ રીતે એને યાદ કરવાનો એક શ્લોક અમે ત્યારે ચોથા ધોરણમાં ભણતા ત્યારે જતા હતા ચોથો પાંચમું છઠ્ઠું ત્રણ ધોરણ ત્રણ વર્ષ પાઠશાલામાં ગયા હતા પાટિયાવાડી સ્કૂલમાંથી વીસ પૈસા સ્કોલરશીપ મળતી ગીતા પાઠશાલામાં જે જાય કનક સિવાય પોતાની જે ડિપોઝિટની જે રકમ હોય એમાંથી એમને જે ઇન્ટરેસ્ટ આવતું એમાંથી બધા વિદ્યાર્થીને આપતા રોજની હો રોજની વીજળી પૈસાની પછી હા પોતાની આખી એમણે સંપત્તિ ગીતા પાઠશાલા માટે એમણે સરસ મજાનું મકાન અને એમના હાથ નીચે જે તૈયાર થયેલા છે જેમને અઢારે અધ્યાય કંઠસ્થ હોય અર્થ સાથે એવા શિક્ષિકા બહેનો એમને એમના ટ્રસ્ટમાંથી પગાર પણ મળે અને ગીતા પાઠશાલા ચાલુ રહે એવી વ્યવસ્થા એમણે રાખી છે સારું તો ગીતાનો જ્યારે પણ આવે ત્યારે કનકસિંહભાઈ છે આશર એમનું સ્મરણ હંમેશા બને ચાલો